હા પછી ત્રિદેવા શાખા ભાઈ પાંચ ભયા સંસારા ત્રિદેવા શાખા ભાઈ પાંચ ભયા સંસારા જાણવું ગાબો હાચો હતો આ કપડું ઉજળું થાય તો જાણવું કે સાબુ સારો હતો સાચો હતો અનંત અવતાર થી આ ગુના ગાયલાત કરવાનો જ્ઞાન એ તો કબીર સાહેબે શું કહ્યું હતું કે મારી હાજરીમાં આવો તો તમારું કલ્યાણ થાય મારી ગેરહાજરીમાં કશું કલ્યાણ નહીં થાય વખત ના ગુરુ ની મહિમા છે વખત ના ગુરુ ની મહિમા છે તો એમ કે સાચી વાત છે વખત ના ગુરુ ની જ મહિમા છે ના ના એ કબીર સાહેબ ની હાજરી માં આવ્યો તો કલ્યાણ થઈ જાય કે અમને હાજરી ના હોય પછી અર્થ જે જ કઉ છું જે વખત માં જે હતા જે થયા હવે આની અનુવાય માં કબીર સાહેબ ની અનુવાય માં જે જે સંતોષ છે તે જે જે કરવું છે તે કરશે બાકી કબીર સાહેબ તો પૂર્ણ પૂર્ણ થયા જે એક ફક્ત વાણી એકલી જ જાય છે તે સુધારી નાખી હોવું એમને અને એ કામે પૂરું થઈ ગયું તમે નકામા એની પડ્યા છો લૌકિક નથી જાણવું અંતર થી જાણવું છે લૌકિક નથી જાણવું અંતર થી જાણવું છે લૌકિક જાણવું હોય તે નથી એની જરૂર નથી તો હૃદયમાં છે અને સાચું જાણવું હોય સાચું જાણવું હોય તો જ્યાં ટોકરી ખસીએ અને દુઃખ થાય તે બધી જગ્યા પર તો આ જગ્યા છે આ ઉપરની જગ્યા ઉપર એ ભ્રમણ કરે છે કેમ ઉપર ની જગ્યા પર રમણ કરે છે એ ની જગ્યા ઉપર રમણ કેમ કરે છે રમણ કરે છે કેમ રમણ ઉપરની જગ્યા ઉપર રમણ કરે છે કેમ જાણી શકે એમ કે છે કે આજે ઉપર ચડે ઉતરે છે ને આત્મા નો આ બધું છે તો મશીનરી નું છે તો એમ માનો તો પાંચ તત્વ ભેગા થવાથી સમૂહ પ્રગટ થયો જીવ એમ માનો ના એવું નથી તો બીજું એવું ના કે છે તારે બીજું શું કેવાય તારે ઉપર જે ચડે છે એ જીવાત્મા છે એ નહીં કોણ ચડે તારું આ તો ભાઈ ભ્રાંતિ આત્મા છે તો બચીધરી છે આ મગજ છે મગજ છે આત્મા તો આખા શરીર માં છે બસ આ શરીર છે અહીં સુધી છે હા હા નખથી શીખા ઓ નખથી શીખા શકે એનું એને માટે શુદ્ધ ગલ છે એ નહીં ખબર પડે તો બેસતી વાત નહીં તો ઉપર દસમું દ્વાર છે એની એને ગમ હોય ને આ દસમું દ્વાર છે એની એને ગમ હોય ને એ તો ચૈતન ફરતો નથી એક જગ પર ઠેરે છે એમ ઇન્કાર જાય છે એમ એવું લાગે છે ભ્રાંતિ નાથવાનું છે ભ્રાંતિ નાથમાં એ સાચો આત્માની વાત નથી અને સાચો આત્મા તો પચાઘાત થયો હોય તો આ એથી આ પગ રહ્યો હોય પણ એમાં આત્મા ના હોય ચોકડી મારી કશું થાય નહીં તો આત્મા ના હોય એ તો ગતિ ઊંચી થતા આત્મા સંકોચ વિકાસ નું સાધન સંકોચે જાય કીડીમાં જાય ત્યાં કીડી જેવો થઈ જાય ને હાથીમાં જાય ત્યાં હાથી જેવો થઈ જાય કયો પ્રશ્ન છે આ બીજો પ્રશ્ન પૂરો થઈ ગયો પાંચ તત્વ ચેતન चेतन जीवात्मा का विदेह मुक्त में कौन स्थान स्थिति है હા विदेह मुक्त में चेतन जीवात्मा એ પૂર્ણાત્મા રીતે છે શુદ્ધાત્મા પૂર્ણાત્મા આત્મા પૂર્ણ દશા આત્માની જીવાત્મા દશા નથી પૂર્ણ દશા છે હા વિદેહ મુક્તિ માં તો હા હા હજી સ્થાન રીત સ્થાન બતાવ્યું છે મેં એનું સ્થાન પૂછ્યું છે મેં આખા શરીરમાં શરીર તો હોતું નથી વિદેહ તો દેહ નથી કે જે વિદેહ હોય તો દેહ તો હોતો નથી એવું નહીં એમને દેહ દેહ ના હોય એમના વિદેહ ના કહેવાય વિદેહ તો જનક રાજા જે હતા ને તે રાજા હોય અને દેહ હોય ને આત્મા હોય એને જીવન મુક્ત સ્થિતિ કે જે દેહ સહિત જે મુક્ત થાય છે દેહ છૂટી જાય છે ત્યારે જયારે એ પૂર્ણ ગતિ પર જાય છે જયારે સાતમા સ્થાન પર કે આ હોય એને જીવન મુક્ત કહેવાય અને પછી દેહ છોડીને મુક્ત થયો હોય એને એવું લખ્યું છે શબ્દ ની મારા જનક રાજા વિદેહી ગણાય ના ગણાય વિદેહી લખ્યો છે વિદેહી લખ્યું છે વિદેહી નહી વિદેહી જતા ને એટલે દેહ પછી વિદેહી એટલે શું કે આત્મા જુદો પડી ગયો છૂટો પડી ગયો તદ્દન જેમ નારિયેળ ની અંદર ગોળો ખગડે નારિયેળ અંદર કોપરું ખગડે એના જેવું ખગડે જુદો થઈ જાય તાર વિદેહી કહેવાય અને આનું ઉપરનું કવર નીકળી જાય તારે જે કવર છે અને આ કવર નીકળી જાય આખું તો તારે કવર નીકળી ના જાય ના એટલે ત્યારે શું કહેવાય ત્યારે શું કહેવાય મુક્તિ કહેવાય દેહ રહે છે એને દેહ ગયો મુક્તિ ના મુક્તિ ની વાત એ સંપૂર્ણ મુક્તિ એ બીજે મુક્ત ની સ્થિતિ પૂછવામાં આવે છે એની હવે તમે શબ્દ રહેવા દો ને તમારી સ્થિતિ પૂછી છે શબ્દ ને પકડો છે સ્થિતિ પૂછવાની એને એ સ્થિતિને શું કહેવાય આ દેહ દેહ પણ ના હોય અને મુક્તિ દશા હોય એ સંપૂર્ણ મુક્તિ મુક્તિ ખરી પણ સ્થાન કયું એનું સ્થાન કયું જગો કઈ સ્થાન સિદ્ધ ક્ષેત્ર છે સિદ્ધ ક્ષેત્ર સિદ્ધ ક્ષેત્ર સિદ્ધ ક્ષેત્ર કેટલું ઊંચું છે કેટલું ઊંચું છે બહુ ઊંચું છે લોક લોક લોક અને અલોક ની વચ્ચેમાં છે લોક અને અલોક ની વચ્ચે છે લોક લોક પૂરો થઈ જાય અલોક શરૂઆત થઈ જાય બેની વચમાં છે અલોક અલોક જે અલોક છે વસ્તુ અલોક જે કહેવામાં આવે છે એ કેટલું ઊંચું છે કે નીચું એ કે છે અલોક જે કહેવામાં આવે છે તે કેટલું ઊંચું કે નીચું છે બહુ ઊંચું છે એ આ માપથી ના મપાય વાણી વાક્ય દ્વારા તો કહેવાય છે લક્ષ્ય દ્વારા તો ન કહેવાય પણ વાક્ય દ્વારા તો બોલવું જોઈએ ના ના બોલાય શબ્દમાં નથી માપ નથી એનું કઈ બીટલે નથી કેવી રીતે જવાય મન બુદ્ધિ ના હોય એને સંત ને મન બુદ્ધિ હોતું નથી સંત ને મન બુદ્ધિ નથી હોતું સંતો ને સાચી વાત છે કલાકમાં મોક્ષ કેવી રીતે આપો છો રીત એની ના હોય ભગવાન ની કૃપા ઉતરે શું વાર લાગે જે तो ચૌદ आप લોકનો ના कृपा कृपा तो आपकी संतों ने तो कृपा ही कृपा है दया ही दया है तो दया तो પછી એને की मागणी होती છે દયાની ના એ તો કાલે કરશે ને કહી દીધું ને કીધું પછી શું કેવાનું એ સંતો ના કરી શકે સંતો કરી શકે નહીં સંતિ ના થાય એ બધું જ્ઞાનીથી થાય જ્ઞાની પુરુષ અને તે ભગવાન વસ થઈ ગયેલો હોય તેને જેને ભગવાન વસ થઈ ગયેલો હોય ભગવાન તો છે નહીં પછી કોને ભગવાન તો છે પછી કોને વસ થવાનું મને વસ થઈ ગયો ભગવાન ચૌદ વસ થઈ ગયો ભગવાન નો દઢાવો મને ભગવાન દઢાવો ભગવાન દઢાવો ભગવાન જે વસ્તીલો હોય તો તેને દઢાવો જોઈએ ને મને ભગવાન એમ કેવું છે તમારે કલાકમાં રાગે પાડી આપે છે મને એક કલાક માં એક કલાક આપ તો વાંચી છે મેં આરોપ પોતરા થઈને આવતાર આપ તો બધી વાંચી પોતરા થઈને આવતાર સરેડા પર ચીતરેલી ગેમ ક્યાં એવું કઈ કરવું નથી પણ હું તો ખાલી મેલ માટે આવ્યો છું ના રીત બતાવો રીત રીત બતાવો રીત બતાવો રીત કોઈને આવડી છે સંતો શીખવે તો રીત આવડે કોણ બીજો શીખવે સંતો શીખવાડે તો આવડે ના સંતો ની પાસે ના હોય ઠેહી ના હોય એટલે બતાવવાની ના આમ કરો આમ કરો એ ઠેહી ના હોય આમ કરો આમ કરો એવું ના હોય કે કરવાનું કશું ચીજ જ ના હોય અરે બતલાવાનું આપ જે શીખવાડો બદલાવો એ તમારે કરવાનું છે કરની મારે કરવાની કરની કરવાની છે મારે આપ આપ એની છેહી બતાવશો કે આ રીતે તમે કરો ક્રિયા એમ કે છે અમારે કરવાની ખાલી બીજું દેવાનો મારે કોઈ વાંધો ધર્મ પેસવું જોઈએ ના તો ધર્મ તો સીધો પડે નહીં ધર્મ તો સીધો પડશે ધર્મ તો સીધા પડે એટલું પહોંચ્યું તો બીજું કઈ નહીં અચ્છા કાલે આવો તારે કાલે આવીશ હા રહેવાનો છું ખાલી આત્મા ને જીવાત્મા ફેર ખરો એમ પૂછે અને ફેર હોય તો શરીરમાં બંને કઈ જગ્યાએ એમનું સ્થાન છે આત્મા અને આત્મા આખા શરીર ને આ જગ્યા હો આત્મા આત્મા નખ નહીં નખ અને વાળ સિવાય આત્મા ખરો નખમાં હા અહીં આત્મા ખરો તો પછી આ હાથ હું કાપી કાઢું તો આત્મા નીકળી જાય એટલે જાય સંકોચી જાય સંકોચી જાય આ ગિલોડી છે ને આ પેલો કપાઈ જાય ને જોયેલી કપેલી શું થાય છે તરફડે તરફડે છે હા પેલી ગીરોડી રહે છે અને અહીં જીવ આત્મા રહેતો આત્મા જો આત્મા રહેતો હોય તો આત્મા કપાઈ જાય એટલે જીવ જતો જ ને આત્મા જતો રહે ને એ જે પૂછડી કપાઈ ને કે તરત જ જે મેં જીવતો તે એકાકાર ફિલ્મ થઈ ગયો તો પછી પૂછડી શા માટે તરફડે આત્મા તો પછી પૂછડી શા માટે તરફડે એ તરફડે છે બીજી બીજી ધાતુઓ છે કઈ કઈ આત્માનો ગુણ નથી આ તરફડવાનો જે ઊંચો નીચો થવાનો ગુણ છે ને તે આત્માનો નથી એ ગુણ બીજી ગતિ સહાયક નામનો ગુણ છે શું છે ગતિ સહાયક વિજ્ઞાન ની વાતો મોબાઈલ ના હોય પડી ગઈ સમજાવો શરીરમાં ગમે તે કોઈ જગ્યાએ ખોરાક આખા શરીરમાં કેવી રીતે મંદિર ની અંદર મૂર્તિ મૂકેલી હોય છે આખા મંદિર માં ઓછી મૂર્તિ હોય ગમે તે મૂર્તિ મંદિર માં ગમે તે એક જગ્યાએ હોય લૌકિક રીતે ભરાઈમાં છે અને આત્મ રીતે અહીંથી નક્કી જગ્યાએ મૂકેલી હોય છે ને કે આખા મંદિર માં મૂર્તિ છે ઓછું કેવાય એટલે આત્મા કઈ એક જગ્યાએ તો હોવો જોઈએ ને આપણે કરી નથી બુદ્ધિ થી નથી સમજાયું ભાઈ પછી આત્માનું સ્વરૂપ જ આ છે જેવું છે ને આ દેખાય ને એવું સ્વરૂપ છે જો એ જયારે છેલ્લી છેલ્લી અવસ્થામાં હોય ને તો આ સ્વરૂપ અને એ સ્વરૂપમાં ત્યાં હોય છે મોક્ષમાં પણ આ તો કેવી રીતે છે કે ત્યાં પીપળો હોય છે ને પીપળો એની ડાળી ઉપર લાખ બાજે છે લાખ એ રીતે કર્મ રૂપી એની પર લાખ બાજેલી હોય કર્મ બાજેલા છે ને બાકી વસ્તુ તેની તે જેની પર દાબન લાગે મોક્ષ ની કાર્યવાહી એટલા મનુષ્ય દેહમાં થયા કે કોઈ પણ જાનવર કે કોઈ પણ દેહમાં થાય મોક્ષ ની કાર્યવાહી એટલા મનુષ્ય દેહમાં થાય કે બીજા કોઈ પણ દેહમાં જાનવર માં થાય મનુષ્ય એટલા માટે મનુષ્ય એ બધા હિન્દુસ્તાન માં હોવો જોઈએ હિન્દુસ્તાન ની બહાર હોય એનું મોક્ષ નહીં હોય ફોરેનર કારણ એનું કારણ શું એ પુનર્જન્મ સમજતા નથી કઈ સંત નથી જ્ઞાની નથી બીજો જન્મ એ લોકો માનતા જ નથી તો પછી બીજો જન્મ માનતા નથી કર્મમાં આ બીજું શું પૂછ્યું બોલ બોલ બીજું આવે પછી પાછા કાલે જવું હોય તો આપણે વાંચી શકાય નહીં આપણાથી શું વાંચરાય તમને ખબર પડે ને એટલે પછી આપણે એને સમજાય છૂટવો ન સમજે તો પછી આપણે પછી વકીલને કહેવાનું ભાઈ અમારે આ કેસ લડજો સંભાવ પડે આપણે સંભાવ નિકાલ કરો ને આપણા મનમાં ખરાબ વિચાર માટે નહીં આપવા જોઈએ ખરાબ વિચાર ના આવવું એનું નામ સંભાવ નિકાલ સમજ ને એના માટે ખરાબ વિચાર નહીં આવે છે કે આવે છે આવે છે એટલે તો પૂછું છું કે છે કેવા કેવા આવી જાય મારી નાખો એવા આપને સંભાળ નિકાલ કરવા માંગતા હોય તો એ આપની સાથે સંમત ના થાય તો એ માં જાય તો આપને શું કરવું કે છે કે આપણે તો સંભાવે નિકાલ કરવો હોય પરંતુ સમજતો ના હોય એ માણસ અને સમજથી કોર્ટમાં જાય તો આપણે શું કરવું આપણે બધી કોર્ટમાં જવું પડે એ લઈ જાય એટલે કોર્ટમાં એની ફેવર નું થાય તો કોર્ટમાં એની ફેવર નું થાય તો જે થાય એને કામ ખોટું કરે તો બીજો શું રસ્તો હતો બીજો શું રસ્તો છે કોઈ રસ્તો છે બીજો કોઈ રસ્તો હા રસ્તો તો હે ને કેમ સંત દયા કર તો ફેરવી નાખે છે સંત મિલે જો સંત જન જો હરી કર્મ રસ્તો છે કે જે રસ્તો છે સંત દયા કરે તો જજમેન્ટ ફેરવી નાખે એવું કોઈ દયા કરે અનંતો પર દયા કરે છે જીવો પર સંતો આવે છે શું કરવા દયા કરવા તો આવે છે ને અહીં આવે છે શું કરવા અમારામાં માટે આવે છે અમારામાં દયા ના હોય અમારામાં દયા ના હોય અરે દયા નો ભંડાર ભાઈ દયા ના કેમ હોય દયા ના કેમ હોય દયા નો ભંડાર હોય ના દયા અમારું હોય નઈ દયા અમારા હોય નઈ તો શું હોય અરીસા તો શું હોય અરીસા ઈર્ષા હોય અમારામાં જતે શું હોય કરુણા હોય કરુણા કરુણા હોય કૃપા કહો દયા કહો કરુણા કહો બહુ ફેર છે કાકા એ કે છે દયા અને કરુણા એક જ છે હા એ તો પેલી માસી ને માં એક જ કહીએ ના જેવી વાત માસી ને માસી કીધું <laughs> માસી કીધું એ તો કહે જનેતા છે દૂધ પીવડાવનારી છે હા તો ઓળખવું જોઈએ આવું ના ચાલે જ્યાં દયા હોય ને દયા એ દ્વંદ્વ ગુણ છે એટલે નિર્દયતા હોય જ દયા એ દ્વંદ્વ ગુણ છે એટલે નિર્દયતા હોય એમાં જેમાં દયા હોય એમાં નિર્દયતા નિર્દયતા હોય કરુણામાં હોતી નથી કરુણા ના હોય બરોબર અને આમાં નિર્દયતા ના હોય હા અમો મને મારે કરે તો નિર્દયતા ના હોય કરુણા તો હોય ને ક્ષમા વિરસ્ય ક્ષમાવાનું બને સુરત એ તો એ તો હોય ને કે છે ક્ષમા વિરસ્ય ભૂષણમ જ્ઞાન લીધેલું છે નથી વ્યક્તિ શું ફિલ્મી દુનિયામાં સફળતા પ્રાપ્ત કરી કરી ગરીબ ડાક્ટર ફિલ્મ દુનિયામાં જાય તો સફળતા પ્રાપ્ત કરે તો એમ કે છે કે ડોક્ટર શ્રદ્ધા વિશ્વાસ બધું જ છે કે સફળ થઈશ પણ ખાલી મને તો શ્રદ્ધા વિશ્વાસ બધું છે કે હું સફળ થઈશ એ બી સાથે જ એમાં છે એ બી સાથે એ પણ સાથે જ આવશે ને તો અમારી આવશે તો આવશે નહીં તો પછી જે માર્ગ લેવો હોય તે મારી સાથે આવું હશે તો આવશે નહીં તો પછી એને જે માર્ગ લેવો હોય છે લગન જવાનો જ છું હજુ તું વિચાર કરી લે તારી જિંદગીનો એમ લગન કરતી વખતે મેં કીધેલું કે હું આમાં જવાનો છું વિચાર કરી લે હા એ કે કઈ વાંધો નહીં કે કઈ વાંધો નહીં નિકાહ પડતી વખતે કરી સરસ કરી પણ એમ કે છે કે મને કઈ દગો તો નહીં દે તમે કોઈ દગો નહીં દઈએ બસ એ એમ કે છે મને ડગો નહીં દો ને તારે એમને પ્રોમિસ આપ્યું નહીં દઉં ડગો ડગો દેવાની ઈચ્છા નહીં પૂછે છે પટેલ છું ને ભગત ભગત ભગત દાદા ભગવાન ના જય જયકાર બોલાવાનું કારણ શું પછી દાદા નું કેવું છે કે આ જગત નો કોઈ નિર્માણ કરતા નથી તે કેમ આ બે પ્રશ્નો છે બંને નો જવાબ જોઈએ કે એકનો બંને નો જવાબ ત્રીજો છે પ્રશ્ન ત્રીજો પ્રશ્ન નીકળતા જશે તો પ્રશ્ન આપતો જશે પ્રશ્ન પ્રશ્નો નીકળતા જશે તને લાગે છે જગત નું નિર્માણ કરનાર કોઈ હશે એવું પહેલા મારા પ્રશ્નનો મેં જવાબ જાણી લઉં પછી આ જગત નો નિર્માણ કરતા છે આ જગત નો નિર્માણ કરતા છે હા પણ ચેતન છે જળ છે ચેતન જ છે ચેતન છે એ ઉપરી ઠરે ના ઠરે બધાનો ઉપરી જ ઉપરી જ ઉપરી થાય તો મોક્ષ થાય ખરો કોઈનો ઉપરી હોય તો મોક્ષ કોઈને આપ્યો મળે ના ઉપરી હોય તો મોક્ષ કોઈને આપ્યો મળે ના ના પણ મોક્ષ હોય નહીં કોઈનો મોક્ષ હોય ને મોક્ષ કર્મો દ્વારા મળે છે મોક્ષ કર્મો દ્વારા મળે છે હા કર્મદ્વાર પણ ઉપરી હોય મોક્ષ કેવાય કે હંમેશા બોસ હોય ને ત્યાં મોક્ષ ના કહેવાય નહી મોક્ષ આપણા જે આ જગત ચાલતું રહેલું છે તે જગતની મય આપના જન્મ ફેરા બંધ કરવા માટે કર્મો પર આપણને મોક્ષ મળે છે એ બરોબર છે પણ મોક્ષ કોનું એમ કેવાય કે જ્યાં ઉપરી નહીં અંડર હેન્ડ નહીં મોક્ષ કોઈ વડનાર નહીં કરનાર નહીં પણ જગતનું નિર્માણ કરતા છે ને છતાં મોક્ષ છે શાસ્ત્રો કે છે જગત નું નિર્માણ કરતા છે છતાં મોક્ષ છે એવું શાસ્ત્રો કે છે શાસ્ત્રો શાસ્ત્ર મૂળ શાસ્ત્ર એવું નથી કહેતું આ એકાંતિક શાસ્ત્રો કે છે એકાંતિક બાકી વેદાંત એવું નથી કેતું ને એ તો અંગ્રેજો કે છે God is creator of this world એ બરાબર જેવી રીતે આ આપ કહો છો કે આ જગત મિથ્યા છે કે બધું છોડી દો વ્યવસ્થિત છે પણ એટલે કે નાસવંત છે નાસવંત નથી એમ તમે માનો છો કે જે એનો કોઈ બનાવનાર નથી આ જગત છે એવું જ છે પણ આ જગત નાસવંત છે એમ મારું કેવું છે એનો બનાવનાર છે આ મળતું રહેલું છે સજીવ થતું રહેલું જગત નાશવંત છે અને પાછું જીવે છે પાછું ઉત્પન્ન સજીવન થાય છે એવું એવું છે ને અવસ્થાઓ વિનાશી હોય એટલે આ દૂધ માંથી ઘણી વાર પછી દહીં થયું દહીં થયા પછી પાછું સાસ થાય મગણ થાય પછી ઘી થાય આમ કરતું બધું અવસ્થાઓ ફર્યા કરે એમાં કોઈ મળતું નથી જીવતું નથી એક પરમાણુ વધઘટ થતો નથી આ દુનિયામાં આપણી પાસેથી એ જ જાણવાનું એટલે ફોરેનના સાયન્ટિસ્ટ મને પૂછ્યું કે અમારા ક્રાઇસ્ટ છે તે કહ્યું છે God is creator of this world તમે કેમ ના કહો છો તમે ના નથી કહેતો ભાઈ પણ તારે વાસ્તવિક જાણવું છે કે વ્યૂ પોઈન્ટ જાણવું છે God is create is correct by Christian view point તમારી દ્રષ્ટિબિંદુથી બરોબર છે God is create is correct by Indian view point by Muslim view point not by fact વાસ્તવિકમાં એવું નથી વાસ્તવિકમાં ઉલ્લેખ સાયન્ટિફિક સરકમસ્ટન્શિયલ એવિડન્સ છે હું જોઈને કહું છું જોઈને શાસ્ત્ર ના પણ જોઈને કહું છું જેમ ટુ એસ ને ઓ ભેગું થઈ જાય ઉપર એટલે એની મેરેજ પાણી થઈ જાય કોઈને પાણી બનાવવા જવું પડે નહીં આ વિજ્ઞાન થી ચાલી રહ્યું છે તો will you please speak in Gujarati we can understand in English નહીં sometime we can speak English કે છે ગુજરાતીમાં કહો મને ઇંગ્લિશ સમજ નથી પડતી હા પણ શું ગુજરાતી ગોડ ઇઝ ક્રિએટર ને બોલે ને of this world Christians view point ને સમજાવ આપણા દ્રષ્ટિબિંદુ થી આ ભગવાન કરતા દેખાય છે પણ ખરેખર વાસ્તવિકમાં એવું નથી દ્રષ્ટિબિંદુ થી એવું દેખાય છે ખરું વ્યૂ પોઈન્ટ એટલે પણ વાસ્તવિકમાં તો એવું નથી માં સાયન્ટિફિક સરકમ એવિડન્સ એટલે શું કે કેટલાય વૈજ્ઞાનિક સંયોગો ભેગા થાય છે ત્યારે કાર્ય થયા કરે છે ભગવાનની વચ્ચે જરૂર નથી અરે ભગવાન જો બનાવ્યું હોત ને આ દુનિયા તો એનો નાશ થઈ જાત શું થઈ જશે ભગવાને બનાવ્યું હોત તો નાશ કઈ રીતે થાય આ નાશ એટલા માટે જ નથી થતો જે વસ્તુ બનાવેલી હોય ને ત્યારે બિગિનિંગ થયેલું હોય બિગિનિંગ થયેલું હોય ત્યારે એન્ડ આવે અરે આનો બિગિનિંગ થયેલું નથી અનાદિ છે અને અનંત છે એટલે ભગવાન હાથ ગાલ્યો જ નથી તારે જો હાથું જાણવું હોય તો ભગવાન હાથ નહીં ગાલ્યો અને તારે જો તારી રીતે જાણવું હોય તો ભગવાન હાથ ગાલ્યો છે એમ કહીએ તો તમારી રીતે જાણો તો ભગવાન હાથ નથી ગાલો તો આ ચેતન જે છે એ ચેતન શું છે તમે આ ચેતન છે જે દાદા ભગવાન આપની અંદર નો છે તો એ ચેતન શું છે એમ એ કે છે તમારી રીતે જાણવું હોય તો અંદર આ દાદા ભગવાન છે ચેતન છે તે શું છે તો પરમાત્મા નથી તો આપણી મેં કઈ રીતે પરમાત્મા તો સૃષ્ટિ નો બનાવનાર હોય ને આપણને કોઈ બનાવ્યા તો જેવી રીતે કૃષ્ણએ ગીતાની મેં કીધું કૃષ્ણ તો ભગવાન થઈ ગયા અવતાર લીધો તો મમય વંશ જીવ લોકે તો આપણે એના અંશ છે તો પછી તો કૃષ્ણએ ખુદ કીધું જે પાંચ હજાર વર્ષથી આજે ચાલતો આવે ખુદ ભગવાને ગીતાણી મેં કીધું છે આપણને ભગવાને ગીતામાં કીધું છે નથી કહ્યું ગીતાણી મેં કીધું છે આજે કોઈ પણ ને પૂછી જો ગીતાણી મય છે હું તારે સમજાવું અંશ એટલે શું કે આ કોરું હોય ને કોરું એના ટુકડા કરીએ તારા અંશ થાય ને શું કહીએ તારા અંશ થાય લોહી લોહીના જે રચકણ હોય એના પણ એક કણકણ કહેવાય આ તું હવે હવે આ કોરાના કોરાના આખું હોય તો અંશ ના કહેવાય એના ટુકડા કરી નાખીએ તો અંશ કહેવાય એવું આ ભગવાનના ટુકડા નથી કરેલા દરેક જીવમાં સર્વાંશ રૂપે ભગવાન રહ્યા છે શું રહ્યું છે અંશ રૂપે નથી સર્વાંશ રૂપે રહ્યા છે ભગત પ્રગટ થયેલું છે અંશ રૂપે પ્રગટ થયેલું છે એટલે એમાં જેટલું અજવાળું નીકળ્યું એક ઇન્દ્રિય નું અજવાળું બે ઇન્દ્રિય નું સાઈડ ઇન્દ્રિય નું ચાર એટલું પ્રગટ થયું આઉટ રૂપે બાકી ભગવાન તો સર્વા ઉચાયેલા છે અને સર્વાઉસ રૂપે જ છે ભગવાન જ છે બધા પણ પ્રગટ થવું જોઈએ એ શક્તિ વ્યક્ત થવી જોઈએ વ્યક્ત અવ્યક્ત છે તો દાદા આપણે દાદા ભગવાન કીધું એને કૃષ્ણ ભગવાન શા માટે ન કહેવાયું રામ ભગવાન નહીં તો પછી આપને દાદા ભગવાન કેમ કેવાય કૃષ્ણ ભગવાન નહીં રામ ભગવાન નહીં મને કોઈ દાદા ભગવાન નહીં નહીં એટલે આત્માના સ્વરૂપ ને કૃષ્ણ ભગવાન કીધું હોત તો દરેક ને કૃષ્ણ ભગવાન કહેવાની જરૂર તો દાદા ભગવાન કહેવાયું શા માટે પ્રગટ થયેલા હોય પણ એ દાદા કઈ રીતે કહેવાય ભગવાન દાદા કઈ રીતે કહેવાય ભગવાન દાદા કઈ રીતે કહેવાય દાદા જે રીતે કહેવાના કાયદાની જરૂર નથી આપણે કાયદાની નહીં એક એક કલાક બોલી જોજે પછી તને એમ લાગે તો બોલજે દાદા ભગવાન નું એમ એ તદ્દન સાચા ભગવાન તારામાં એ દાદા ભગવાન છે પ્રગટ થયા નથી ને પ્રગટ થઈ હું એમ માનું કે મારામાં કૃષ્ણ ભગવાન કોઈ કે મારામાં રામ ભગવાન જેવી રીતે ચાતુર્વર્ણ પ્રમાણે આ જે સમાજ ચાલતો રહેલો કૃષ્ણ ભગવાન એ બધું કામ નહીં કરે પ્રગટ હશે તો જ કામ કરશે શું કહ્યું પ્રગટ પ્રગટ બરાબર છે રામના રામના ભક્તો હતા ને તેને કૃષ્ણ ભગવાને કહ્યું કે રામ રામ કરજો એમ કશું વળશે નહીં માટે કૃષ્ણ કૃષ્ણ કરો કારણ પ્રગટ હોય તો કામ થાય દીવો જે ચાલુ હોય ને તે આપણો દીવો હળગાય લે બાકી કાગળનો દીવો કામ ના કરે તો ગુરુ તો જે હોય તે જ ખરો ગુરુ બદલવો પડે ગુરુ તો જે હોય તે જ ખરો ગુરુ બદલવો પડે આપણે રસ્તો જરા સ્ટેશનો દેખાડે સ્ટેશન ના જડે તો બદલવો પડે બીજા બીજા ગુરુ કરવા પડે સ્ટેશન નો રસ્તો દેખાડે અને સ્ટેશન ના કરે તો આપડે બીજા ગુરુ સ્ટેશન બતાવી દે એટલે એ તો આપણો જે હોય તે જ ખરો ને સ્ટેશન બતાવી દે તો આપણો જે હોય તે જ ખરો ને પછી પણ બીજી જગ્યાએ જવું હોય ત્યારે ના દેખાડે ત્યાર પછી આપડે બીજો બદલવો પડે ને પણ જે ચાતુર્વર્ણ વ્યવસ્થા પ્રમાણે જે મળેલું તે તો હોય જ ને તો જ આ ચાલી શકે ને ચાતુર્વર્ણ ચાતુર્વર્ણ અવસ્થામાં જે મળ્યું હોય તે ચાલી શકે ને એમાં જે મળ્યું હોય તે જ ખરું એમ તે રીતે જ ખરો ધર્મ ને તે રીતે તો તે રીતે જ ખરો ધર્મ ને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર અત્યારે બધું બદલાઈ ગયું ને બધું પેલા હતું રક્ષણ કરવાનું બ્રાહ્મણ એટલે પૂજાભાઈ કપડીઓ વાંચ્યા કરતા ઉધર કહી દઉં કે જો તારે સુખી થવું હોય તો તું બીજા લોકોને આ જીવો જીવો માત્ર માં ભગવાન રહેલા છે માટે તારે સુખી થવું બધા જીવન સુખ આપે અને તારે દુઃખી થવું હોય તો દુઃખ આ જે થવું હોય તે કરી એ દાદા આજે આપનું જે પેપરમાં આવ્યું ને ટીક આવી ને જે પેપરમાં હું વાંચી પેપર એ દુઃખ આપણે દુઃખ કોઈને આપીએ તો દુઃખ મળે ને સુખ આપીએ તો સુખ મળે એ બરાબર પણ કોઈ માણસ એવો નથી કે એ રીતે બની ન શકે અહંકાર આવે છે આપનો મહાત્મા થાય છતાં પણ એની અહં અહમતા હોય છે અહંકાર હોય છે ગૌરવ હોવું જોઈએ પણ અહંકાર આવી જ જાય છતાં કારણ કે આ જે હું તમારો મહાત્મા બન્યો તો મારી મેં એમ આવે છે હું જઈ શકું જરૂર નથી હા તો એ આ બધાને આ બધા આવ્યા ને એ બધાને કહ્યું ગુરુ છોડવાના નથી કારણ ગુરુ વ્યવહારમાં જોઈએ વ્યવહારમાં શેના આધારે પૂછીને ચારો કોને પૂછીને ચારો અને આ જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ જુદા અને ગુરુ જુદા ગુરુ છે તે આપણા સંસાર વ્યવહારમાં ચલાવી દે વ્યવહારનો રસ્તા દેખાડે અને જ્ઞાની પુરુષ ભગવાન દેખાડે એટલે બે જુદા છે એટલે ગુરુ વાંધો નહીં પણ દાદા આપણે મહાત્મા ધર્મ નથી નહીં પણ એ અહંતાથી ગૌરવતા હોવી જોઈએ પણ અહંકારતા પણ આવી જાય એની આપણને તો ગુરુ એમાં કે છે જય અહંકાર ના હોવો જોઈએ વાત ગૌરવતા હોવી જોઈએ વાત સાચી સારી પછી તને કોઈ જગ્યાએ દેખાય એવી છે અહંકાર ને છતાં પણ એ માણસની તેજસ્વીતા એટલી ના દેખાય માણસને આપ્યો ખરો બોધ પણ જ્ઞાન આપ્યા પછી માણસમાં તેજસ્વીતા નથી દેખાતી ના એ ના દેખાય અહંકારતા દેખાય અહંકારતા દેખાય છે તેજસ્વી એ અહંકાર જુદી વસ્તુ છે એમનામાં શું થયું છે કે પાછળ મારી પાછળ ફર્યા કરશે કઈ શું કારણ જાણો કઈક લાભ થયો છે પડજે ગોદા માર માર કરજે ની પાછળ પડશે અને પછી સાર કરી જોજે કે આ માણસ શું કરે વધારે વધારે એટલું જોજે કરો દર્શન કરવા જેવા છે આમ તરીકે પણ તને સમજાય ને ચીડાય તો દર્શન કરવા જેવા અને લોક ના ચીડાતો હોય તો દર્શન કરવા જેવા નથી કારણ કે અહીંયા બી પુરુષો છે રણછોડજી ગુસ્સે થાય તેને પોતે જાણે કે રણછોડજી ખોટું કરી રહ્યા છે ના હોવું છે થી જુદા રહે છે એટલે દશા સુધી છે દર્શન કરતો દર્શન કરનારનું કામ થઈ જાય પણ કેવી દર્શન કરે સમજણ પડ્યા બુદ્ધિ બુદ્ધિ કેટલી તો આપ માપી શકો બુદ્ધિ કેટલી એ આપ માપી શકો ના મારું બુદ્ધિ ને એવું માપું મારું બુદ્ધિ બિલકુલ નહીં તો પછી આ બધા મહાત્મા આપની પાસે શા માટે આવે તો પછી આ બધા મહાત્માઓ આપની પાસે શા માટે આવે છે એ મને ખબર નથી મને ખબર નથી આપી તો આ પ્રશ્ન તમે મારી મસ્કરી કરી કહેવાય કો તો મારા આત્મા એને લીધે મારા આત્માને કિંચિત માત્ર દુઃખ પણ થાય તમારો જવાબ સચોટ મને ના મળ્યો કહેવાય તમે આ જવાબ આપ્યો તો તમે મારા પ્રશ્નની મશ્કરી કરી કહેવાય સચોટ જવાબ આપ્યો ના કહેવાય મારા આત્માને કિંચિત દુઃખ તો થાય મને સોલ્યુશન ના મળ્યું એવું કહે છે તો દુઃખ થાય સોલ્યુશન સોલ્યુશન મળ્યું છે મને મને આ દુનિયામાં કોઈ ચીજ જરૂર નથી અમારે ધાવ જોરું બધું આપે તો અમારે કામ સ્ત્રી સંબંધી વિચાર આ દેહમાં પણ હું દેહના પાડોશી તરીકે રહું છું એટલે આ તો ફક્ત લોકોનું કલ્યાણ થવાનું છે દો મારી પાસે આવે તેને મારે આપી દેવાનું તો એવું મારે કઈ જોઈતું નથી આ એટલે આ વાત તને સમજાતો પછી વાર લાગે છે ઊંડે એવું છે તારે મસ્કરી કરે ને મસ્કરી કરે છે તારા ભગવાન મને દેખાય છે હું તારે મસ્કરી કરું આ લોકો ના કરે છે ખુલ્લા દેખાય ને દેખાય કાકા દેખાય નહીં દેખાય જોઈ છે કે દિવ્ય ચક્ષુ છે તો એ દિવ્ય ચક્ષુ મને મળી શકે એ દિવ્ય ચક્ષુ મને મળી શકે ના કે તારા જેવું બરાબર મને કહે છે દાદાજી હું હવે તમને છોડું નહીં કે હવે તમને હું છોડું નહીં કે છે ભયંકર દુઃખમાં સપડી રહ્યો છું કે છે માનસિક અશાંતિ ચિંતા પાર રહ્યો છું એટલે આ તમને છોડવું નહીં કે પછી મેં એને કહ્યું બીજો કઈ તમને થોડું પરીકો આપવું તો નહીં ચાલે ના તમને છોડું નહીં પછી પેલા દાદા ભગવાન અસીમ જયારે બોલતા હતા ને મેં બોલ છે તું તે બોલ્યા પછી મને કહે છે આવી ગયું બધું આવી ગયું અમારે હવે આપ છૂટા હું છૂટા કે જે પ્રાપ્ત મન વચન કાયા છે જેમ છે ત્યાં કોઈ પણ જગત ના કોઈ પણ જીવ ને કિંચિત માત્ર દુઃખ ન હો કહ્યું છે તમે બોલો નહીં બધા જીવન દુઃખ હોય એવું બોલીએ તો ફાયદો કે ના હોય બોલીએ તો ફાયદો ના હોય તો એવું બોલીએ તો ફાયદો બોલીએ તો દોષ બેસે તમે શું કહો છો પરંતુ અમે ખેડૂત હોવાથી અમારા પાક ને બચાવવા માટે દવા છોટી અસંખ્ય નો માર્ગ કરવો પડે છે તો જીવ જીવહાની અને ઉપર ના સુખ નો મેળ ખાતો નથી તમે આ અભિપ્રાય થી પૂર્વભાવ ના અભિપ્રાય થી આ દવાઓ છોટો છો આજનો તમારો અભિપ્રાય નથી એવું તમે જાહેર કરો છો શું કહો છો કે અમારું જ્ઞાન આવે એવું કે છે કે આવું કરવા જેવું નથી એટલે તમે નવામાંથી મુક્ત થાવ છો જૂનું તમારે બહુ હિસાબ ચૂકવી દેવો પડે જો સમજાયું ને અને તે પાછું આ જીવાત જે મારા છે તેનું ફળ આ ભાવમાં જ ભોગવવું પડશે તમારે બીજા લોકોને જે આ ભવમાં આવતા ભવ બે જગ્યાએ ભવવું પડશે તમે ખબર પડે ને પ્રશ્ન તો ખુલા ખોલા થાય છે થોડો મને થાય છે તમે અભિપ્રાય થી રહી છે એ એમ કે છે કે મને ખુલાસો થાય છે પણ આ બધા ભાઈઓ પણ ખેતીવાડી વાળા જ છે એમને પણ વધારે ખુલાસો થાય હા પણ એ તો એવું છે ને જેને દેહાધ્યાસ છૂટેલો હોય તેને માટે આ વાત કોમની છે ના છૂટેલો હોય ત્યારે શું કરવાનું એ તો બોલે તો અર્થ બોલે નહીં પણ એ મન એ હું છું દેહ હું છું એ હું છું એવું માને છે દેહાધ્યાસ છે શું છે અને તમે દેહાધ્યાસ પૂર્વક નથી બોલતા હવે રહી જ પણ બોલો તમે છૂટા થઈને બોલો છો શું એટલે છૂટો થયો હોય બોલાય નહીં બોલે બોલાય નહીં ને આપણે બોલીએ તો બોલાય નહીં માગીએ છીએ કે આ જે હવે અમારો આવો ભાવ નથી અમે મન વચનકાથી આજે કદી કોઈ પણ જીવને દુઃખ ન હોય અમારે અમારી ભાવ છે એટલે અમારો અમારો અભિપ્રાય આ રીતનો છે અને ગયા અવતારનો અભિપ્રાય આ રીતનો અભિપ્રાય બદલાઈ ગયો બે જુદી વસ્તુ જુદી પડી એટલે અભિપ્રાય બદલાયો વાત તમે ગુજરાતી ગાય એટલે તમારે ફક્ત જીવ થાય છે તેનું તમને આ ભૂમાં ફળ મળે તે દુઃખ વાળું ફળ મળશે માટે તમારે બોલવું શું ઓછું ફળ મળે એટલા માટે કે પસ્તાવો કરવો કે આમ ન થાય સારું એટલે તમારે નેતે પસ્તાવો કરો થોડી વાર પશ્ચાતાપ કરો પ્રતિક્રમણ કરો સમજો ને વાક્ય ખુલાસો થઈ ગયો એટલા નો પણ બીજે વતન અને કાયાના દોષો નું પરિણામ તરત જણાય છે કોઈને ગાળ દે તો સામી સાંભળવાની મળે છે તેમજ કોઈને લપડાક મારે સામી ખાવી પડે છે મનના દોષો નો તાત્કાલિક ફળ નથી મળતું એ દોષો જ આવતા ભાવમાં જાય છે જેનું અહીં તાત્કાલિક ફળ નથી મળતું એ આવતા ભાવમાં જાય છે તમારે તો ચાર રૂમમાં હોય અને રાતે પંદર માણ આવ્યું પોરખલ વાળું સાડા અગિયાર વાગે તમે ઉઘાડો એટલે વાળું હોય એટલે બોલાવવું જ પડે ને ના બોલાવવું પડે શું તમે કહો આવો પધારો કહો આવો પધારો નહી પણ મનમાં એમ થાય કે અત્યારે કઈ દી હું આ થાય ના થાય એટલે મનમાં જુદું વર્તન એ આવતા ભાવનો પુરુષાર્થ અને ગયા આવતાના માં તમે આવો પધારો કહો છો બરોબર ને એ આવો પધારો એટલું નહીં પણ ઉપરાંત તમે જતે અને થોડી વાર થાય એટલે કે થોડીક થોડીક થોડીક આમ ચાની વાત કરું થોડી થોડી થોડી પેલા શું કે ખીચડી ને કઈ જરા બનાવો કે છે એટલે મારી બાઈ કુદા કુદ કરી મેલે કે આ કઈ થી હું આ તરે ને એટલે આ મહિનો જે મનનો જે વિચારો છે મનના જે પુરુષાર્થ છે મનમાં મન શું છે કે મનના જે એના પરમાણુ છે એની મેં અહંકાર ભળે છે અને યોનિમાં બીજ નાખે છે મન મન તો સ્પંદન થયા કરે છે પૂર્વ નો હિસાબે સ્પંદન થયા કરે તે વંચાય અહંકાર વાંચી શકે એટલે અહંકાર મય વિતરે છે વિતરે તો સમજ ને અહંકાર મય વિચરે છે વિતરે અહંકાર વિતરે તો એ વિચાર કહેવાય અહંકાર ના વિતરે તો વિચાર ના કહેવાય તમને વિચાર ના હોય તમારા વિચાર આઠમતા વિચાર છે તેના જે જૂનો માલ હોય તે નવો વિચાર ઉત્પન્ન ના હોય તમને તમારે નિર્વિચાર સમાધિ છે નિર્વિકલ્પ સમાધિ છે બધું પામી ગયા છો દુનિયામાં જે પામવાની બધી ચીજ પામી ગયા છો આ કઈ બાકી રહ્યું નથી તમારે પ્રશ્ન જ ઉભો ના થાય પ્રશ્ન ઉભો થાય ને તે ધાવા ધાવા કોઈ અવતારમાં પ્રશ્ન પ્રશ્નથી જ આ ભટેક ભટક કરે છે પ્રશ્ન કેવો ઉભો થવો જોઈએ જ્ઞાન એનું નામ છે પ્રશ્ન પ્રશ્ન બંધ થઈ જાય પ્રશ્નો બંધ થઈ જાય ને શંકા ના રે કોઈ જાતની રહી શંકા તમે આ મનના દોષ માં આવી સ્થિતિ છે માટે ચેપજો મનને સારું રાખજો એટલે તમે એમ કહીએ છીએ કે તમારે કેવું મન વચરકાયાથી જે કઈ કોઈ પણ જીવને દુઃખ ન હોય ભાવના કરો ને બઉ થઈ ગયું જો છતાં મન પાછું આડું બોલે તો પછી પશ્ચાતાપ કરાવો બંને પ્રશ્નો ખુલાસો થઈ જાય પછી રહ્યું જાય